શું જવું છે આપણને સાચું શું સાચું છે તે જાણવું છે તે ભાવ કરી છે એક બે ભેગા થાય ત્યારે તમને મળવાનો ચાન્સ મળે ભેગા થાય ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય તે બાજુ મૃત્યુ રહ્યા કરે પુણ્ય ભાવ ભેગા થાય ત્યારે હા ત્યારે એ બાજુ મોક્ષ નો ભાવ પુણ્ય સાથે હોય તો જ બધું સાથે પ્રાપ્ત થાય નું કામ પુણ્ય એક પુણ્યાનુબંધિત પુણ્ય પુણ્ય હોય એ આપણને અવરોધ દેખાડે ભૌતિક સુખોમાં કેમ પ્રાપ્ત થાય એનો રસ્તો દેખાય પુણ્યાનુબંધી કોણ હોય ત્યાં રસ્તો દેખાય એટલે આ રસ્તો દેખાય ત્યાં જાણો કે આપણે પુણ્યાનુબંધી કોણ પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાય પુણ્યાની બંધી કોણ જે લોકો સંતોષી સાધુ આચાર્ય હોય જ્ઞાની માણસ ને સંતોષી હોય જ નહીં જ્ઞાની પુરુષો એને કશું સંતોષી વારે ના જોઈએ એવા લોકોની ઉપર એને ભાવ થતો હોય તીર્થંકર ભગવાન ઉપર ભાવ થતા હોય તો પુણ્યાની બધી પૂરી બંધાય અને એના આશયમાં મકાન બંગલા મકલો સાહેબી સત્યલું બંધાય બધું બધું પૂન કરેલું પેલામાં જાય એમાં બેન ક્યાં છે એમાં બેન <laughs> મજે કરે મજે આવ્યા તો આવ્યા પેલા ન્યુયોર્ક થી આયા જર્સી થી આયા બધા જેને આપણું જ્ઞાન ના જાણતા હોય અને આટલું જ્ઞાન રૌદ્રદાન થતા હોય તે લેવા દેવા નથી આ બધું ડેકોરેશન છે શું છે એમને માટે જરૂર છે તમારે ડેકોરેશન જરૂર નથી કારણ તમારે તો તમારે તો કામ છે મૂળ પરમાત્માનું રિલેટિવ નું કામ જ નહીં એનું રિલેટિવ માં જ રૂપાળું જોઈએ એટલે આપણે એમને છોડી નહીં પાડવા નહીં તો કાળી એનો જાતના કર્યા લોકોએ કલ્યાણ દાદા એમને આપડે આગળ મંદિર માં આપણને ગમે તેવું કોઈ કે કોઈ આપડે હોય હોય તો કે આ વસ્તુ શું હોય છે એ વિચારવા કરે જગત માં ભાઈ અરુણભાઈ એક જણા મને પૂછ્યો કે આ જગતમાં શું વસ્તુ હશે પુરાણ ગલન પુરાણ ગલન પછી ભોજનાલય ભોજનાલય શૌચાલય અને શુદ્ધ આટલું જ આ પાંચ શબ્દમાં બધું આવી જાય છે ભોજનાલયમાં શું કે લોકો ભોગવે છે એ બધી ભોગવવાની સ્ટોરમાં મળે છે ને એ બધી ભોગવવાની ચીજો અને પછી નાખી દે છે ત્યારે માં સિગરેટ પીતી વખતે ભોજનાલય નાખી શૌચાલય આ બધું શૌચાલય નિર્ભનાલય એ જે આ જગતમાં કોઈ છે નહીં અને શુદ્ધાત્મા છે આ આ જે બીજું શૌચાલય અને ભોજનાલય છે એનું પૂરણ થાય અને ગલન થાય છે બસ બીજું બધું છે નહીં આ તો પાંચ વસ્તુ બતાવી નકામો નામો બધી ડેકોરેશન આ કર્યા બધા ડેકોરેશન બધા અરે મોટા શાસ્ત્ર બનાવ્યા લોકો શાસ્ત્ર માં મૂજાઈ ગયા ગામ કઈ ગામ રહ્યું અને લોક શાસ્ત્ર ભગવાન કપડા વાળા હતા કે કપડા વગરના હતા એની એના ઝઘડા ચાલ્યા અરે મારે એ કોમ હાથે કોમ છે કપડા વાળા હોય કે ના કપડા વાળા હોય આપડે તો હાથમાં હાથે કોમ છે એટલે આપણે તો બોલમાં ટૂંકામાં આપણે શું કે દ્વેષ છે બીજી ભાગ્યા ઉતરીએ નહીં એનો પાર જ ના આવે એક જગ્યાએ પાસ ના થવા બઉ કઈ નહીં જતું હશે ત્યારે જ કે એમને બધા લોકો બધે છે ને પાસનામાં કઈ નહીં જતું નથી એ વિતરા કરતા ને ચોવીસ તીર્થી પર વિતરા કરતા નવી જતી એમનામ નતું આ તો લાલતું લોકો માટે પાસના નવા લોકો લાલતું હોય ને એ પાસના નવા છે કારણ પાસના ભગવાન એવા છે કે પ્રત્યેક જેમને ક્ષમતા દેખાય છે ધીતરાષ્ટ્રા પ્રત્યક્ષ ધીતરાષ્ટ્રા દેખાય છે લોકોને જોવી હોય એવી તે ઉપર કમટ છે તે વરસાદ ખૂબ વરસાવા છે કમટ ઉપર ત્યારે ધનેન્દ્ર દેવ છે તે આપ થઈને પોતે આમ એ થયા દેવીઓ કમળ રચીને ઊંચા કરે છે ભગવાનને જયારે ઉપર બહુ બહુ ઉત્સર્ગ કર્યા ઉત્સર્ગ એટલે થી દુઃખ આપે તે કોઈ અને પરિસર એટલે અંદરથી દુઃખ ઉત્પન્ન થાય તે અંદર નું દુઃખ તો ભગવાનને હોય નહીં કશું આ બહાર થી દુઃખ પેલા ઉત્પન્ન કરવા મળ્યું તે પેલા કોંકડા વસાયા બીજું બધું કર્યું પણ ભગવાનને તો કશું ધ્યાન સૂચ્યું નહીં પછી વરસાદ વરસાયો વરસાદ ભગવાન આટલે આવ્યું કે ધર્ણેન્દ્ર દેવની ગાદી પર ધક લાગ્યો સર સમજી ગયા શું ત્યાં તો ચાલો ચાલો દેવી તૈયાર થઈ જાવ તો ભગવાન ઉપર ઉપસર્ગ થયો છે તે દેવીઓ આવી દેવીઓ કમર રચ્યું એટલે પેલું પાણી આવતું ને અને ઉપરથી એમને એવી પરિસ્થિતિ પોતે પારસનાથ જોઈ ગયા ક્યાં આ આવ્યા છે અને પેલો શું કરે છતાં ગણેન્દ્ર આટલો ઉપકારી હોવા છતાં સહેજ પણ રાગ નથી જને પેલો આટલો ભયંકર અપકારી છે ત્યાં સહેજ પણ દ્વેષ નથી વિતરાસ પાસનાથ તેના લીધે આ લોકો આ તેને લઈને બીજું શું તે આ લોકોને લાભકારી બહુ બધા તીર્થંકર હરકાત લાભદાયી હોય પણ તીર્થંકરો લાભદાયી ભેદ નહીં હોતો આ તો જે આવું સ્વરૂપ એટલે દેવીઓ આપણી મહાદત્તીઓ બહુ એમની પીડા થઈ ગયો આપણી સાધીતીઓ બહુ એમની પર ભીડા થઈ જાય એને જોઈ ભીડા ભીડા ભીડા થઈ જાય એ સાધીઓ જે ધીરે દેવીઓ દેવગતિમાં ગયો છે તે ગયો પાંચ તાસ પછી ત્યાર પછી બેસા પાંચસો બસો પાંચસો વર્ષ સુધી ગયો એ બધી દેવીઓ અત્યારે હેલ્પ કરે છે એટલે ભગતો શું સમજ્યા કે પાવડા દુકાન કરે છે દાદા દાદા કઈ નવરા નથી દાદા તો વિતરાક થઈ બેઠા તો હા તો એ તો મોક્ષ માં જઈને બેઠા આ તો એની પાસે દેવીઓ છે ને અને આ લોકો લાલતું તેને મોક્ષે જવું હોય એને મને શા મળતું આ બધું તોફાન જયારે મોક્ષના તો લાલતું આ બધા રાખીએ ભાઈ દુકાન ચાલતી નથી મારા છોકરા ગયા છોકરો નથી નોકરી નહીં મળતી જોબ જતી રહી આવું આપણે આવું જેવું ના હોય જય સચિદાન આવું તોફાન ના આપણે કોઈ પણ લાલચ આપણને અડે જ નહીં આખા દુનિયામાં કોઈ ચીજ એવી આપણને નથી કે આપણને અડવી જોઈએ કોઈ લાલચ હોય તો અડે અને મોક્ષે જવું એટલે લાલચ વગર ના થઈ ગયા ક્યાંની લાલચ શું લાલચ રાખવા જેવી છે કઈ એવી સુખદાયી વસ્તુ છે કે અને આ સુખ છે તો કલ્પિત સુખ છે બધા કલ્પિત કલ્પના માત્ર આપણને એ સારું લાગે અત્યારે છે તે નોન વેજીટેબલ ફૂડ હોય એની થાળીઓ લઈને અત્યારે આવે અને આ મુસલમાન કે નહીં જમી લો બધા જમી જમી લો સો રૂપિયા આવ્યો તો એની બોલો એ છોકરા એમને સુખદાય લાગે આપણે દુઃખ લાગી લાગે એ નમતન પીત સાચી વસ્તુ બધાને સુખદાયી થઈ પડે કે આવું વાત બોલું છું તે બધાને સુખદાયી થઈ પડે મુસ્લિમ હોય બીજે અત્યારે બધાને હવે પેલે બહેનો બે આવી હતી તે દર્શન કરવા ના કહેતી તેને પણ સુખદાયી થઈ પડ્યું છે દર્શન કરી ગઈ જ્ઞાન લેવાનું આપણો નિશ્ચય હોવો જોઈએ મારે મોક્ષ છે બીજું કઈ પણ ખપતું નથી એ મારો નિશ્ચય ત્યારે શું ખપાવા જેવું છે આમાં કોઈ ચીજ ખપાવાની કઈ છે આ સ્ટોર સ્ટોરમાં પાંચ હજાર ડોલર પડ્યા બેંક પર લઈને આપણે ગયા તે બધું વસ્તુઓ ખરીદ ખરીદ કરીએ તો ધ્યાન લાગે પણ પાછું પાછું આવવાનું લઈને આવવાનું થયું ત્યાર પછી હવે આ કોની મીઠા મારી દઈશું મારી ઉપાડી ઉપાડી મનમાં એમ થાય કે નાખી દો ને ભાઈ મને ના ભાવ મને આ કરતા ના છોકરું હોય તો નાખી ના દેવાય પણ આ બધું હવે શું કરવાનું છોકરો ઉચકી દેવું પડે કામ કરીને લઈ જવું પડે અને કઈ ગાડીએ તો એ લોકો હા એ બેગો નીચે ગરગડિયું ગાડીને પર કટી કરતા ના ઉચકાય તો પણ પરિગ્રહ છે એના આધારે જીવતી ના હોય એવું કરે છે કેમ કેવાય સાયકલ ને આપડે ઉકેલ લઈ જવાની હોય તો મેલ પૂરો અહીંથી નાખી દે દરિયામાં ગમે એટલી પંચર પડી ગઈને આપણે ઉકેલી વહેલી ઉચી લઈ જાય નાખી દે દરિયામાં બીજી લાવી દે આમ ઉકેલી જાવ તો ઉપાધિ છે બધી આ જેટલી આ પડી ગયા એ જ ઉપાધિ અને પરિગ્રહ નો વાંધો નથી પણ જેટલો ઝેરવી શકાય સહેજા શેર પ્રાપ્ત થયેલો હોય સહેજા શેર આ સહેજા શેર જે પ્રાપ્ત થાય એ ઉમેરું જો ભાગ્ય નહીં ના હોય તો કઈ નહીં તમારે શું જોયા દિગમ્બર ને બહુ જરા બંધુ કરી મુંબઈ માં ગયા હતા છકડા તેડી ગયા હતા કે મારા ભાઈને દર્શન કરવા છે ગયો નહી તો રૂમ તો બધા મોટા મોટા સરસ પણ ભાઈ જવાનો રસ્તો જ નહીં બધું ફર્નિચર જ બધું કારણ કે એવું થયું છે કે ફર્નિચર તો બધું પદ્ધતર ગોઠવેલું પણ એકાદ રૂમમાં પછી જરા એ કરવાનું છે તે બધું પછી ગોળ્યું જલાયા આખું બધું ફર્નિચર અને ફર્નિચર શું કે તમે આપણને કહો તમે અમને વેચી દો કે તમે ચાલ્યા જવાનું ફર્નિચર શું કહેતા અમને વેચી દો કહો તમે ચાલ્યા જાઓ નહીં તો આપણે છૂટા પડવું પડશે આમ તો દબા દબાય કરવાના ક્યાંય ચાલ્યા દેશે અને હું ક્યાંય ચાલી દઈશ એ અને બીજા જે આધાર રાખ્યા ને તે નિરાધાર થઈ મળવું પડશે જેની પર આધાર રાખો છો ત્યારે નિરાધાર થવું પડશે સમજો ને આધાર પોતે જ નિરાધારમાં લાવે આપણને જો પાકિસ્તાનમાં કરાચીમાં આશ્રિત હતા લોકો થઈ ગયા લોકો ક્યારે આશ્રિત હતો તે ને ચિંતા ના હોય જે આશ્રિત છે એને ચિંતા ના હોય નિરાશિત ને ચિંતા તો હિન્દુસ્તાન નો ઘેર ઘેર ચિંતા કારણ નિરાશિત લોકો આ લોકો તો ભલે ભગવાનને નહીં માનતા બધા પણ ભગવાન છે અને એની ઉપર એની કોઈ શ્રદ્ધા કોઈની ઉપર એ નહીં હાથ પેલી ઉતરેલો છોકરાના છોકરા તેના છોકરા અને આ લોકો તો અઢાર વર્ષનો વિલિયમ થયો જુદો ગાય છે તે છ મહિના છોકરા જુદો કરે આ લોકો અઢાર વર્ષનો કસુદો કરે આપડે તો હાથ પેઢી ઉડી નાખી બોલો કેટલો લોભ છે આપણા લોકોનો માટે મોક્ષ ની જવાબ કરો પરિગ્રહથી જોડાવાનો નથી બોલો લખેલો પ્રશ્ન પૂછો ફોટોગ્રાફ ને કરી કે આ છે આ બ્રાહ્મણ બેન તું પણ વાતચીત કરી તારું કયું કામ મૂળ મૂળ કામ કયું તારું તમારે કહો તમારું નામ છે એ બરોબર છે એને માટે ઓળખવા માટે નામ આપવું પડે વ્યવહારનો કાયદો છે કે નામ તો આપણે સીધું ઓળખશે કે છે પહેરાવતી છે કોને પહેરાવો છે ભૂપેન્દ્ર ને પણ તમે ખરેખર કોણ માતાજી નો ભક્ત માતાજી ના ભક્ત માતાજી ભક્ત માતાજી ના ભક્ત તમે માતાજી ના ભક્ત જી હા માતાજી ભક્ત કોણ છે ભૂપેન્દ્ર છે તમે જુદા આ બાઈનો ધણી ભૂપેન્દ્ર માતાજીને ભક્ત ભૂપેન્દ્ર ભણેલા તે ભૂપેન્દ્ર તમે જુદા ઈશ્વર ઈશ્વરનું પ્રતિબિંબ નું પ્રતિબિંબ એમ કે ઈશ્વરનું પ્રતિબિંબ પ્રતિબિંબ હા એટલે લગભગ ઈશ્વર જ છે એમ કહો ચલા ના સ્વરૂપ ઈશ્વર જ છે પણ એ રિયલાઇઝ થવું જોઈએ ભાન થવું જોઈએ એ થતા થતા તો ઘણો ટાઈમ લે પણ તમે હું કોણ છે જાણવું જોઈએ કે ના જોઈએ હું એમ આઈ ખુબ જરૂરી છે હું એમ આ એ જાણવું પડે ના જરૂર ખુબ જરૂરી છે જાણવું જોઈએ ખૂબ જરૂરી છે એ જાણવું ખુબ જરૂરી છે બહુ જરૂરી છે બહુ જરૂરી છે તો એવું જાણવાનું ભેગો થતું હોય તમે ત્યાં ટાઈમ બગાડો ના બગાડો જરૂર કેટલા કેટલા બે વર્ષનો ટાઈમ બગાડો આખી જિંદગી ઓછી પડે આખી જિંદગી કે ઓછી પડે કેટલી કિંમત એટલે જણાવવાનું છે તો તમારા મિત્ર સારા સારા માણસ લાભ આપવો જોઈએ તે આપીએ તમને લાભ સમજ પડે ને તમે બંનેને લાભ આપીએ અને બહુ ટાઈમ નહીં બગાડીએ કારણ ટાઈમ એવું છે ને કે અત્યારે ટાઈમ આ સર્વિસ ના કરો તો ખાવાનો ખર્ચો ડોલર બહુ બહુ થાય છે ને ચાલે એટલે હું મારે તેમ ના કહેવાય સર્વિસ બંધ એટલે નવો રસ્તો કરી આવવો પડશે નવો અને પોતે જાણવાનું ફળ ભલે આપણને બરોબર ને એવું કરી આપે એમને કરી આપ્યું તારે આગળ પડ્યું અને તમને પડતી પછી ઉપાધિ ઉપાધિ ના લાગે પછી ભગવાન આખો દાડો યાદ રહ્યા કરે પણ આખો દાડો બધા બધા કામમાં એ જ દેખાય કે બધા કામમાં એ ભગવાન જ દેખાય હા આખો દાડો યાદ જ રહ્યા કરે દેખાય આ તો ભગવાન યાદ આવતા ના ખરા હે ભૂખ લાગે તો ખાવાનું યાદ આવે ટાળ દોડવાનું યાદ આવે ભગવાન યાદ આવ્યા કોઈ ને બોલવાનું યાદ આવે એટલે કરી યાદ પણ એક બે દાડામાં તમને કહે પણ આવજો બંને સાથે આવજો બધું પૂછજો જો જે કઈ પૂછવું ને પૂછજો બતાવજો આનંદ કે મળ્યા ને એટલે ખૂબ આનંદ થયો આપણે મળ્યા એટલે આનંદ થઈ ગયો એમને પછી મેં કીધું કે સત્સંગ કેમ રહે તો કે બહુ સરસ રહે કેમ ઉતાવળ કરો છો કે તો ઉતાવળ હોવી જ જોઈએ હોવી છે તારે એટલે તમે અહીંયા સુધી આવ્યા બાદ કે મોક્ષ માં ના જઈએ તાર શું વારે કયું બહુ બહુ કઈ ધણિત કરવા કે છે <laughs> અરે રોજ મારે પાછા ના કેટલા કરવા <laughs> મોક્ષે જ ધડી બળી કરવા કરી બેઠા એ કરી બેઠા <laughs> એમને લઈને જ મોક્ષે જવાનું એમને લઈને જ મોક્ષે જવાનું જોડે જોડે પ્લોટ રાખવા છે મોક્ષ બધા ડોક્યુ કરવા ચાલે ને મને એ જ ઉપાધિ થઈ ત્યારે એમાં બેને લોકો જોશે તો આ નો એમાં છે તમારા બાકી દાદાના તેવો પ્રશ્ન હા એમ પૂછો એમ પૂછો ભાઈ Thank you. ખરેખર ચેતતા નથી મહેન્દ્રભાઈ એમનું નામ છે શરીર નું નામ પાડેલું તમે ખરેખર કોણ આ તો મહેન્દ્ર બેસારી નું નામ પાડેલું my ray been Mahendra not I my ray is Mahendra not I તો તમે કોણ આત્મા હા તો તું કોણ શું કે છે બેન ના હું પણ આત્મા છું આત્મા આત્મા લગ્ન થાય ને આત્મા લગ્ન થયું એટલે હસબન્ડ અને વાઈફ હશો તમે નહી હા એટલે લગ્ન થયું એ હસબન્ડ થયા છે તો વાઈફ છે હા આત્મા શું એનું રિયલાઇઝ થવું જોઈએ આત્મા તો છીએ પણ આત્મા છું એને રિયલાઇઝ ક્યારે થયું કહેવાય શું નામ હતું બેન મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ મહેન્દ્રમાં મહેન્દ્ર બે ગાળો પડે અને કશું અસર ના થાય ત્યાં જાણું આત્મા થઈ ગયા છે અત્યારે અસર થાય છે ને કઈ થાય છે એટલે હું કોણ છું એવું જાણવું પડે જાણવું છે મળે થોડા વખત નું જાણવું છે શુક્રવાર સાંજે પાંચ પટેલ બિચારા તરત આની આ પાડી દે જે કયા છું દીકરા ના દીકરા ના કહો છો કર્મયોગ સમજાવો કર્મયોગ સમજાવો કર્મયોગ એ વિશે જરા સમજાવો કયો યોગ કર્મયોગ કર્મયોગ કર્મ કર્યું કોઈ જી કર્મ કર્યું તમે કોઈ કર્મ તો રાત દિવસ ઘણા થાય છે કર્મ તો રાત દિવસ ઘણા થાય છે ના એ કર્મ કર્મ આત્માના કલ્યાણ જેવું કર્મ નો ખ્યાલ નથી એટલે આત્માના કલ્યાણ નું જે કર્મ છે એનો ખ્યાલ નથી આત્મકલ્યાણ માટેનું કર્મ એની કઈ ખ્યાલ નથી આત્મકલ્યાણ માટે જે કર્મ કરવાના હોય એનો કઈ ખ્યાલ નથી એમ નહીં યોગ સમજવો પડે કેવું કર્મ શું યોગ શું હવે તમે કર્મ બાંધો છો એ કર્મ એ કોઈ બાંધ્યું આખા દાડામાં કર્મ કર્યું કશું ઈશ્વર ચિંતન સિવાય બીજું કર્મ નથી થયું ઈશ્વર ચિંતન સિવાય બીજું કોઈ કર્મ નથી થયું ઈશ્વર ચિંતન કરી દઉં રોજ કરીએ છીએ રોજ કરીએ છીએ રોજ આખો દાડો આખો દાડો નહીં પણ અડધો દાડો ખરો અડધો દાડો તે માથું દુખતું હૃદય કરો છો માથું મને હજી સુધી ક્યારે દુખ્યું નથી ના પણ કોઈ માથું દુખે તો કરો તો બંધ થઈ બંધ કરવું પડે ત્યારે ઉલટાનો ભગવાન જે વસ્તુ જ યાદ નથી આવતી આવે ત્યારે માથું દુખતું ત્યારે એટલે આ બધો જે ચિંતન કર્યું ને એ બધું છે બરોબર પણ એ પુરુષાર્થ નથી પુરુષાર્થ તમને કહું મુંબઈ કોઈ તમારા મિત્ર રહેતો હોય ઘણા રહેતા છે બધા કોઈ ત્રણ એક રૂમ હોય અને પછી તમે એમ તો હાડા અગિયાર વાગે કોઈ ઓળખાવા લઈને ગયા ત્યાં આગળ એમ તો અમે ઘેર અને તમે બૂમ પાડો કે ચંદુલાલ બાણ ઉઘાડો તમે એક કોણ છો તો તમે શું કહો છો શું નામ તમારું ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર છે એમ કહો એટલે બાયણું ઉઘાડે કે ના ઉઘાડે બધા જ મિત્રો ઉઘાડે હે ઉઘાડે બધા ઉઘાડે ઉઘાડે ચાર પાંચ જતા જોડે હોય તે બધાને કે આવો પધારો કે ના કે કે શું કે આવો જરૂર કે આવો પધારો બધું કે ભાઈ ને પણ પછી એ શું કે બેહો આમ છો પધારો અને ભાઈ મનમાં શું થાય કે અત્યારે કઈ ચીમવા આવે એ પુરુષાર્થ અંદર કઈ છે એ પુરુષાર્થ આ બધું તો એ ધારો કે ભાઈ હવે પછી થતા પેલા ભાઈ શું કે ભૂપેન્દ્રભાઈ થોડી ચા થોડી ચા તમે કહો કે ના તમારે તમે ના બોલો પણ બીજો તમારે કોઈ માણસ કે અત્યારે રવા દે ચા બા સીધેલી કરીએ છીએ ચાલશે એટલે ભાઈ બધા રહેવાના મનમાં એ બધો પુરુષાર્થ હવે આવો પુરુષાર્થ કરવો અને ભગવાન પ્રાપ્ત કરવા એ કોઈના નિયત પડે આયા છે જતા રહેવાના નથી અને ઊંધો પુરસાદ ક્રિયાનો સ્વર સમજ પડે છે તમે એટલે આપણે ત્યાં શું કરવું પડે કે આપડે ભગવાન કૃષ્ણને માનતા ગમે ત્યારે માનતા હોય તો કેવું કે ભગવાન આ મારાથી સંજોગોના આધારે આવું થઈ જાય છે પણ આપણે ન થવું જોઈએ નિરાશે ભરે રહ્યા જ્યાં બધી રહે ત્યાં સુધી મારા આશીષ છે એવું ભાવના પેલું ભૂસી નાખવું જોઈએ પેલું ભાવના ખરાબ કરી દે ને ભૂસી નાખી જોઈએ ના પૂછી જોઈએ ભૂસવી જોઈએ તો ભૂસવી શકાય છે પાછું એવું નથી પણ એ જાગૃતિ ના હોય લોકો હા થઈ ગયું ભાઈ જીવન ગોળ જ નહીં મૂળ સમજાયું તમે શું કહેવાનું પશ્ચાતાપ જેવી વસ્તુ જ ન હોય મનમાં હે પશ્ચાતાપ જેવી વસ્તુ જ ના હોય મનમાં હા પશ્ચાતાપ જેવી વસ્તુ જ ક્યાં છે અને ભાઈ હજારો દોષ થયા પણ ભગવાન જ નહીં ક્યાં દોષ થઈ રહ્યો આવો પધારો આમ છે તેમ છે ભાઈ અત્યારે કઈ ધીમો આવે અક્કલ ઓછા અક્કલ વાળો હતા ના આવે આવું આ તો વધારે અક્કલ વાળા આવે ઓછી અક્કલ વાળા તો જરા મહી ઓછું ચાલે તમે સમજાયું તમને તો આ બધું તેના આધીન જાગૃતિ ના હતી એટલે જાગૃતિ નથી ભાવ બગડેલી ગયા છે બધું સરી ગયું છે બધું સમજ ને એને સુધારવું પડશે ને બધા કૃષ્ણ ભગવાન ગીતા કહ્યું છે જ્ઞાની પુરુષ સામતો ગોટોવાળી પાપનો નાશ કરે છે એવું વાંચવામાં આવ્યું છે તે અમારે તમારો ગોટો વાળી નાશ કરી આવીશ તો હજી આગળ પડશે સમજ પછી તમારી ઈચ્છા પ્રમાણે હા બીજું કઈ પૂછ્યું કાર્ય યોગ નહીં પેલા મહેન્દ્ર કે તું પૂછ કે સાચા જ્ઞાન ની પ્રાપ્તિ કેવી રીતે થાય સાચા જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ગુણાકાર છે ભાગાકાર રીત બે રીત છે ને કોને ગુણાકાર થી થાય કોને ભાગાકાર થી થાય તમને કઈ રીત પસંદ છે પહેલી રીત પહેલી રીત જે બે જે સહેલી હોય એ સહેલી કઈ ભાગાકાર હેલા જે ત્યાં કરી દે પછી <laughs> નિશ્ચય ના થવાય તારે ગમે એટલા ગમે એટલા ભાગાકાર શીખે પણ શેષ નું શેષ તો રહ્યા જ કરે નિશ્ચય થાય નહીં એટલે પછી કરે શેષ રહ્યા કરે એમ ને ત્રણ લાભા ક્યાંથી તો જ્ઞાની જોઈએ સાચું જ્ઞાની જૂઠા જ્ઞાની હોય તો સાચું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે રીત નથી અમારી બીજી રીત આ સાચા જ્ઞાની છે કે નહીં એ તપાસ કરવી એના માટે આપણે કોઈ વિશ્વાસ હોય ત્યારે પૂછી જોવું અગર આપણે એમને બે ગાળો દઈએ તો એમને ફેન મળે છે કે નહીં એ જોઈ લેવું જો ફેન મળે તો આપણે જોઈ બાર દુકાન તો આવીને આવી જ હું ફેન મળું તમે ફેન મળો ચાર પાર આવે હા તો ફેન ના મળતા હોય આશીર્વાદ આપે તું ગાળો મળશે આશીર્વાદ આપે ત્યારે ત્યાં આપણે ટ્રાફિક ના જવું છે કે ડાક્ટર આયા હા ચાલો જય સચિદાન હા સચિદાન સાચા જ્ઞાની સાચા જ્ઞાની કોણ નામ કહેવાય વાયદા ના કરે કાલે આવજો પંદર આવજો છ મહિના બાર મહિના તો ગયા એ દિશામાં દોડ ધમ કરવું પડે આપડે કહી દેવું સાહેબ ટાઈમ દાડા દિશામાં આવી જ કહેવા મને ટાઈમ નથી ગઈ જો તમારે હોય તો આવી દો નહીં ઉભા મારી બીજી દુકાન ફરી કાઢું છે અહીં ની ખોટ છે હા પછી કહી દેવું કે દુકાન બીજી દુકાને બધા ચોર બહુ નીકળ્યા આવે કઈ તમે તો એમ કહો તમારે બહુ ચોર થઈ ગયા આવે તો એવું કહી દેવું જરા મુકુલભાઈ કહી દીધું છે તને મરી જશે ખરો અહીંયા આગળ સાચી જગ્યાએ ખડે ખબર ને પુરસારી માણસ દાદા ઘણા વર્ષોથી અહીંયા અમેરિકામાં છે ને બસો વર્ષ તમારે રહેવા માટે ગ્રીન કાર્ડ મળ્યું છે તમે બસો વર્ષ અહિયાં રહેશો એટલે જીવવાના છો અને એક્સટેન્શન ની અરજી કરી એમ પૂછે ના નથી કરી કરીને હોડ અડધો વર્ષે કે ભાઈ હોડ અડધો વર્ષ એક્સટેન્શન કરી આપો હજુ અમે જ કઈ ગ્રીન કાર્ડ બની માટે એક્સટેન્શન મને કરી આપો હોય એક વર્ષ નું ના ભાઈ બહુ લાંબુ પડે લાંબુ દાદા કોઈ ના આપે એ રીતે ના થાય એક્સટેન્શન કહે છે અને આપે શું ખુશી કરો ને એ જવાબ એનો દાદા મેં તો અધિકારી ના આપી એક્સટેન્શન કે નહીં મળે કે સોતેર શહેર આવે છે એક્સટેન્શન માગો કે જ્ઞાન આપવાનું બાકી છે બધાને જ્ઞાન આપવાનું શું બાકી છે કે છે એટલે એક્સટેન્શન તો મળવું જોઈએ તમને હા એટલે તું સાક્ષી કરજે <laughs> હા કે છે સાક્ષી તો આપી જ છે આ દુનિયામાં થોડા દાડા રહેવું અને તોફાન પાલ પછી સાદી શાદી કરી તે રાગે પડતા પડતા પંદર વાર નીકળી જાય બધા તાર ઘરે દોડા આવવા મળે અરે માં તું કઈ પૈસો તારે અરે હજુ આપણે લાગે પડે ભજન કરે પણ એ કોઈ જંપે નહીં એમ કરતા કરતા બે લાકડા જુદા થયા હતા પેલો કે વેરી ગયું એટલે પણ વેર્યા તું તું વેરાતી જન્મ તો તારથી જ વેરાતી આ તો બે જુદા પડ્યા હતા કે વેરી ગયું તાર પહેરેલી બોલે વેરાય છે કાકડા હજુ પહેવાનું છે એવું બોલાય ગઈ પહેલી વેરાય કરવા તે તો બરાબર કરતી હતી આપણા લોકો બે ટુકડા જુદા થાય ને તારે વેરાઈ ગયું કે તો વેરાઈ ગયું નહીં બોલતા આ તો જન્મે છે ત્યાંથી કરવાથી ફરવા જ મળે તે લાકડું મોટું એટલે જ્યાં વાર લાગે છે પણ ટુકડા થઈ જતા કે વેરાઈ ગયું એટલે ભાઈ તો વેરાતું હતું પહેરવા ગયો તે ચોરી બેઠો તે વેરાતું હતું છોકરા સમજી આ દેહ થી શું કામ કરવાનું છે એટલું સમજી લીધું તો નિવેડો આવે આ દેહ શું કામ કરવાનું છે ક્યાં જન્મેલો છે હિન્દુસ્તાનમાં અને સારી ઊંચી જ્ઞાતિમાં જન્મેલો છે તો કે શું કામ કરી દેવાનું કે હિન્દુસ્તાનમાં જન્મેલા માણસને પોતે કોણ છું હું એવાય એટલું સમજી લેવાની જરૂર છે બીજું બધું ધર્મ તો ધર્મ જ ન હોય એ તો બધા આ ઘણીના ગાણી ત્યાં જોઈ નઈ ગાણી એના બળદ માથે ડિલિવરી પહોંચતો હોય છે ને એ ચાલ ચાલ કરે તે દોડે ત્યાં ડિલિવરી ગયો જન્મ્યો એટલે હું એમાં એટલું જાણવાની જરૂર છે અને હિન્દુસ્તાન છે બીજા દેશોમાં જન્મ્યા ત્યાં એ લોકોએ કાલી જાગૃતિ એટલે આપણે જાણવાની જરૂર છે આ લોકો બહારના લોકો ને તે વિષયોમાં જ મસ્ત હોય છે તેમાં મસ્ત હોય છે વિષયોમાં ના વિષયમાં ના વિષયમાં ના નાકના જીભના વિષયમાં ખબર વિષયમાં હવે વિષય તો આપણા લોકો એ હોય છે અને એ હોય છે પણ એમની ઉઘાડું પડી જાય છે જો તો આગળ રસ્તામાં ચાલતા નહીં બગલમાં હાથ ગાર ગાર કરે પાટલો અને આપડા વિવેકી ભાઈ ને એ વિશેષ મોહ નો અધિકાર આ તો હિન્દુસ્તાનના લોકો તો વિષયમાં પડે છે ને તે ના કે બિચારા બળતરા ના માર્યા નહીં તો અમને વિષય નહીં ગમતો અમને તો લોભ ગમે છે કે આ પેઢી સુધી આ મારા છોકરા છોકરો ખાય અમને બીજું કોઈ જોઈતું નથી મારું નામ નીકળે એટલે ખોભી ગાળવી છે મારે ખોભી ને તાર ચડે આપડે કેવું તાર પાકા આવે મોટી ખોદી બનાવી છોકરી ચોરી શું માટે તમે જાઓ કાકા આવે છે આખો દાડો લોભ લોભ લોભ લોભ એક ચાદર વાળો શેઠ હતો એટલો બધો લોભ્યો અને લોભિયા માણસ નાનપણમાં હવારમાં ઉઠે ને ત્યાંથી દાંતણમાંથી માંથી લોભ કરતો વર્તે ખરે દાતણ કરવામાં પાતરું કરો ને મોટું જાડું છે બે પાતરી કરી શકે તે ત્યાંથી જ લોક કરે તે છે પછી આમ શાક માર્કેટ માં જાય શાક લેવા તે ત્યાં આગળ એને ખ્યાલમાં હોય કે આ બાજુ જે છે આ બધા મોઘા છે અને આ બાજુ કોઈ ઢગલી વેચે છે બધું વેચે છે ત્યાં કોઈ કાચું હોય એવું તેવું હોય ટામેટું પાકોમાં પણ એ જરા સસ્તું પડી જાય છે ચોથી મોડી આવે અને પાછા એના મનમાં દિમાગમાં ખૂબ એ રહ્યા કરે અક્કલ વગેરે લોક છે આ નો કોથળો થોડો સર ટમેટો લઈ આવે એ સમજે ઓહો આપણે ઘેર રાખી બધું પાકવીશું અરે આ આ તો તને શું સમજે પડે પૈસા વધારે ખર્ચે છે ને એ ટોમેટો એવું ટોમેટું હોય પૈસા જેવું ટોમેટું હોય કેવું હોય કાપીએ તો ખાટું ના લાગે પણ પેલા પેલો બી એની અક્કલમાં જ મને બધા કરતો હોય એ આટલા લાગે <laughs> તને ખબર લોભિયા